કોઈ વ્યક્તિ વિચાર કરવાનો હોય એવો એવો હોય ના કરવાનો હોય તો આવા કરો જોખમવાર આપે એના જોખમવાર નથી રહેતો તો કલ્પનાઓ બુદ્ધિ ની કલ્પનાઓ ગોળા ગોળા બંધાય છે બધું આવતું હોય તે બધું બંધાઈ જાય એવી રીતે આવું પડે છે આ વિચાર આવું કરે છે એ બધું નથી વિચારથી ફાયદો થાય નુકસાન નુકસાન અવશ્ય થાય ફાયદો બિલકુલ ના થાય થોડી સમજથી આ બધું આવું મુશ્કેલી ઉભી થાય waaw kii bokk bu ma ci abam bokk mu ma wax bokk bokk dafa nu xati de Kita itu? Mana Ini di mana kita Kalau દુઃખ બોલે બીજા કોઈ આપી દે પાપડ આપી દે પાપડ ના પાડો પાપડ દૂર કરી દે બિચારો આ બીજા કોઈ લઈ ગયું પાડે અને કેવું રાખવાનું નથી જબરદસ્ત આપણે ઉપાધિ થઈ આ ખુશી ને ગુલાબની ખુશી આપી દો ખબર પૂછો એક ગુલાબની ખુશી અને તમારી ખુશી ઉપાધિ થઈ ગુલાબની ખુશી મૂકી કે આ ગુલાબો નહીં તો બાબો ખુશી જ નથી બરાબર આટલું આટલું બહુ થઈ ગયું પણ બહુ પૂછો ગીરી પાડો આટલું કહું બહુ થઈ ગયું લોકો અમારે એનો કર્મ આપણે પૂછવો બહુ પછી એક માં શું થાવ શું થાવ તો થોડું આવે બોલાવે પેલું લાગે થતું એમ કહું નામ તો લાગે પેલું લાગે તો પણ મારે લાગે કાઢવાનું શું કહું ભગવાન તો ગભરો છું બીજા ઉપર તમે વધારો ઉભા અને આપણે બીજા ઉપર તમે કે હવે પછી અમારે સારું થશે ને બેન કે હવે પછી અમારે સારું થશે ને હા જેમ જેમ બાબાનું કરતો એમ તેમ સારું થશે કેટલું નું કરતો Oh bapak, nggak Bapak gua Ah, kalau bapak. Bapak bapak. Bapak, bapak Thank you. હિટલર છે અંદરથી પાકી હિટલર પાડી છે અંદરથી પાકી હિટલર પાડી છે હિટલર પાડી હા લલિતભાઈ હિટલર તો જેવો છે બોલો ના બોલો એનો બંકો સરસ બોલું બધા શું આપવું લાવવું શું આપવું નથી ખબર બોલાભાઈ એટલે ગોળા ઉભા ભગવાન પૂછી રહી ગયું ગોળા મને શરીર તો ઉભા થતી નહીં ગોળા પૂછી રહી ગયું આ બધું જોઈ કોણ ભગવાન ઉપાધિ ઘણા રોગો પર આવતા બહુ કર્મ ખરાબ હોય ઉપાય નહીં કોઈ નહીં જેનો ઉપાય નહીં એ વખતે નહીં જ્ઞાન લીધા પછી તો કર્મ તો બધા નિકાલી જોઈએ ને પછી બંધાય નથી જ્ઞાન લીધા પછી કરી શું કરે એમ કે છે જ્ઞાન લીધા પછી તો બધા કર્મો નિકાલી હોય ને નવા બંધાય નહીં ને નવા કર્મો હવે બંધાય નહીં ને તો કર્મો બંધાણ કયું ભૂસવાડો ઉભો કરતો બંધાય ભૂસવાડો ઉભા કરારા પછી સેવા પર વધવાનું હતું તો બહુ ઊંડા ઉતરે પછી તો એવું થઈ જાય ને એવું થઈ જાય પ્રભુ આ કૃપા આ પરિણામ છે Thank you. tawakum kung tawakum Wala pang dikukukum na siniging hamas ko magbabaw si ba ang sasarang ikukukum ba ni Ganun, ang kukukum ba sa જીવન અર્થમાં આપણે જ્ઞાની છે લોકો buồn luôn mình nó căng આમાં શું છે આમાં શું છે આમાં શું છે એ શ્રદ્ધા ઉડી ગઈ હતી બીજું એ તો આખી ખરાબ થઈ તો હવે જરા કાપી હોય હા ભગવાન આવતું આવ્યું હોય એટલી જે પ્રાપ્તિઓ હોય એ સાંભળવા ના આવતા તો અહીં ખરાબ થઈ જાય એ શ્રદ્ધાની પાછી ખરાબ થાય ત્યાં સુધી વર્તનની નથી ખરાબ થવા પરાણી બોલી વર્તન કહેવાય બધા હારું કામો કરે છે બાર બાજુ માર મારો બધું વર્તન કહેવાય એ પણ પછી એ ખરાબ થાય એ બે પછી ખરાબ થઈ એટલે બધું બાપા એ લોકો છે ને કે તત્વ કરવાની કઈ થઈ જાય તો તરત જ ખ્યાલ આવી જાય કે આવું નહીં કરવું જોઈએ એટલે હું કેવું કે ભૂલી આવું નહીં કરવું જોઈએ એટલે તત્વ કરો ત્યાં પછી આપણને શાંતિ એવું થાય થવાનું તો ખરું Gracias. મુસલમાન થાય અને જેમનો વિચાર ઉપડ્યું જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એવી આવે આપણા પાપો પોતાના દેખાય ને ખુબ બધા પાપો દેખાય અને બહુ ગભરાટ થાય બધા એની ગભરાટ દેખનાર શું દેખનારથી કોઈ જોનારમાં સાજે કરો અને દેખાય ત્યારે એમ થાય No. જોઈને ભુલાભાઈ ને કહે કે આ કાળું બધું બહુ સારું નથી આઈનામાં જોઈને ભુલાભાઈ ને હું કહું કે આ ભુલાભાઈ કાળું બધું સારું નથી હું હરિતામાં જોઉં મારું પછી કહ્યું કે આ ભુલાભાઈ નું બધું કામ સારું નથી ભુલાભાઈ આપણે સંસાર મોડું કરીએ સંસાર હોય ના મળે એક માણસ હતો તો શાંતિ શીખો અગાસીમાં લઈને પોતાને ખૂબ પૈસા અને ખૂબ રડ્યું. એક બહુ જણા એટલે તો પૂછતા નતા તો મને કે દાદાજી આ બહુ એ ગયો બે પછી પૂછતા નથી પૂરું થઈ જાય ને દોસ્તી એ પૂછતા નથી એ પૂછવા જ પણ कैसे हिंद हिंदमें कैसेट હોય તો ઇન્ડુપ્લેસીએ हिंदमें कैसेट તો ઇન્ડુપ્લેસીએ બરાબર ને हिंदमें कैसेट નહીં પેશાવત ના રાખી અરે સ્પીડમાં નતો થયો ઘણા સર પણ આપીએ બધા આ ખાઈને રમજાન પટાવીને સ્ટોરમાં મૂકી કરતા પણ એવું થતું છે કે બે ચાર મહિના નિરાંત રહીને પછી પાછું તેનું તે જ ગુલાબ લોકો ચાલ્યા Thank <laughs> you. આપણું વિલય થયું હોય આપણા તરફથી હમણાં તરફથી જો વિલય નીકળ્યું હોય તમને લાગે આપણને સંબંધ થયો ને ગુલાભાઈ કહે છે કે આપણા તરફથી વિલય થઈ ગયો હોય સામા તરફથી થયો નહીં હોય આપણા આપણા થઈ બરાબર રામ કહું રામ કહે હમ કહું રામ કહે તો પૂરા time No Mejor Kaya, kaya, kaya, kaya, kaya, kaya, kaya, kaya, kaya, kaya, બસો ટકા મહિને બાર વાળો પૂરો વાળો એટલે બુવાળા પાંચો બુવાળા બુવાળા ગયા અમારા એમને સુધી હા અને સવાર ખોલાયો બે હજારમાં પચાસ હજાર બરાબર બે નો એટી સિક્સ નો પૂરી થઈ આપણે બોલાવા બોલાવા ભાઈ વધારે <laughs> પંદર વર્ષ બાકી તેમ કેવું પચીસ ક્યાં समाप्त प्रोग्राम અગુણાર બરોબર પાંત્રીસ ટાઉન આપેલા પાંચ પાંચ